પામી અભય થાય છે ગુપ્ત ચમત્કાર જગત ના લક્ષણો જ નથી આ ગુપ્ત ચમત્કાર હું સુધાર્થ મારી શબ્દ બોલ્યા ના ચાલે રાત્રે અંધારું તદ્દન હોય અને પછી તમને કોઈ કહ્યું એટલે મોડું પોરું કરો અંધારામાં મોડા મૂકેલી કશું પછી પૂછ્યા શું છે એમાં શું શિખાન છે હા પછી ભાઈ બીજું કયું છે હા ભાઈ બદામ છે સીતા છે બીજું કઈ કેતરે લાગે છે ભાઈ હા પછી મેં ફેરફાર દહીં જરાક પેટ ગંધાય છે બરોબર હા અંધામ કીધું બધી ખબર પડી તમને ખબર છે એનું જ્ઞાન છે ગુપ્ત તત્વ છે પછી આપણને કહે તે પાછો આપડે આઈસમાં મૂકીને આપ્યો હોય ને સંદો હોય છે એમ કે બધું જોવાડે જ નહીં નહીં અંધારામ ચીજ ખબર પડી નહીં ઇલાયચી છે ફલાણું બધું કયા છે એ ગુપ્તા તત્વ છે એને જો હે તો કલ્યાણ થાય છે અને તે જગત ના સૃષ્ટિ લક્ષમાં જ નથી એ ગુપ્ત તત્વ પત્ર વાંચવા એટલે એ બધું અંધારામાં પણ જે કહી આપે છે એ ગુપ્ત તત્વ છે અંધારામાં પણ આ બધી વસ્તુ ને જાણે છે એ જ ગુપ્ત તત્વ જ્યાં ત્યાં જુઓ તો એને જાણવાનો જ જેનો સ્વભાવ છે એ ગુપ્ત જ્યાં જુઓ તો એનો જાણવાનો જ સ્વભાવ છે દાળ દુખે કેમ ભાઈ આમ બહુ મારા અરે શું કરે આખી દાળ દુખે છે પણ જોવાની કોને તક જોવાની મેં દુખી કોને તક દુખી મને કે કોની દાળ તક મારી દાળ પુરાવા દુનિયા ની રીતે હાથ કહેવાય આપણે કહે એની ડાયટ છે શું ખોટું કે છે એમ દુખી એમાં શું ખોટું કે છે સાહેબ જોવાની એમાં શું ખોટું કે છે એટલે આપણે ઉલટા ફરક બની <laughs> હવે જે મારી કે છે જેના ડાયટ દુખે એનો માલિક થાય એટલે વેદે અને જે મારી નથી આ ડાયટ તે જોણે વેદે વેદના ભારે હોય તો મનમાં સમજે કે જોવાનું જોવાનું ને ખસી જાય છે વેદના આમ પછી જોડે એવો આત્મા મેં મારી દાળ દુખતે બોલે છે દાળ દુખતે અનુભવે છે અને બસ જોણે છે એટલે દેડ ફજે છે ને બધા નહીં આ બધા ફજે પછી બહાર નીકળી જવાય છે આ વાત સમજશો તો એટલે આ પત્ર એટલો બધો વાંચો કે એને ખોરી કાઢ્યો આ ગુપ્ત તત્વ જે ગુપ્ત તત્વ ની અનુભૂતિ કરાવે જ્ઞાની એ ગુપ્ત ચમત્કાર તત્વ શું છે લક્ષ્મણ નથી હું નગીનદાસ હું અમે જઈ હું અહીંયા હું આ હું આ બાય નો ધણી દઉં અરે ધરી એકલો કે બીજા કોઈ બીજું અરે અમને જમે છું ને હું તરત ઠેકવાનો છે કેટલી જાતનો આનો મામા થવું અને કાકો ઢેર રૂપિયા ચૂક છું પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખ નો તેને વિયોગ છે એમ સર્વ ધર્મ સંમત થયું છે એ ભૂલી ગયો છે ભૂલી ગયો અને તેથી એને શું શું શું જતું રહ્યું પાસે કોટલું કયું પડી ગયું સત્સુખ નું સત્સુખ નું પટલું જ પડી ગયું આપણું એટલે અવિનાશી અવિનાશી સુખ પોતાની જાતને ભૂલી ગયેલું અવિનાશી સુખ નું પોટલું પડી ગયું સાહેબ કયું આવ્યું સંજોગ થાય હંમેશા એવું છે ને એક વિયોગ તો બીજો છે અસત અસત સુખ આવ્યું એવું એટલે વિનાશી સુખ કલ્પિત જ્ઞાન ની પ્રાપ્તિ હવે પોતાને સુખ પોતાને ભૂલી ગયેલું જ્ઞાન પાસેથી એવું લખ્યું છે ને જેને સમજાય છે પણ પેલો છોડતો નથી અને અમારે તો અમારે તો જૈન ને અમારે મહારાજ કે ને બાપજી તે હા રાઈટ એ લોક લજ્જાની લીધે અનંત એટલે લોક લજ્જા થી જે છોડતો નથી એનાથી જ અનંત અનુબંધ થાય છે હા લોક લજ્જા છોડતો નથી ને તો એ કુવા પડે આપડે કદી અત્યારે કુવામાં કોઈ નથી સુગા પડ્યું છે નહીં અમારા દાદા તો પડ્યા ત્યારે અમારા બાપા એ પડેલા છે પાણી હતું થોડું પાંચ પાંચ ફૂટ અને અત્યારે પાણી નથી મોટા મોટા હાફ છે ના એ તો આમ જ પૂછતો જ્ઞાન ની પ્રાપ્તિ જેને ઈચ્છવી જૈન ના આગમ અને બધા શાસ્ત્રો એમ કહે છે કે જ્ઞાન ની પ્રાપ્તિ કરવી હોય તો જ્ઞાની ની આજ્ઞા પ્રમાણે વર્તવું અને પોતાની ઈચ્છાએથી વર્તવાથી અનાધિકાળ પોતાની ઈચ્છા એટલે સઘન કરી રખડ્યો છે પોતાનું ડાપણ મોડો ડાપણ નો અક્કલો કોથળો હોય અને અક્કલ નો કોથળો મોટી શાસ્ત્ર ની વાતો કરે એટલે જ્ઞાની જે જે માણસ તન મન ધન ની આસક્તિ નો ત્યાગ કરી અને જ્ઞાની ની ભક્તિ માં જોડાય એ માણસ જ જ્ઞાની ની આજ્ઞા નું આરાધન કરી શકે શું શું કરે તો છોડે તો તન મન અને ધન ની આસક્તિ છોડે તો આસક્તિ છોડ્યા વગર તો થાય તન નું મન નું અને ધન નું બધી આસક્તિ છોડી અને એની આજ્ઞામાં રહેવું શું કહે પણ દાદા વ્યવહારમાં જે મેસઅપ થઈ જાય છે વ્યવહારમાં જે ધન ને બધાની જરૂર પડે છે જે સંસારમાં એને લીધે આસક્તિ બંધાઈ જાય છે કે વ્યવહારમાં જે ધનની જરૂર પડે છે એને લીધે આસક્તિ બંધાઈ જાય છે ના એવું નહીં કહેવાનું આપણે સમજણ પાડું છું આપણે સમજણ પાડું છું શું કેવા માંગે છે આગળ વાક્ય જોગની આજ્ઞા નું આરાધન તે કરી શકે કોણ આજ્ઞા નું આરાધન કરી શકે જે એક નિષ્ઠા એ તન મન અને ધનની આસક્તિ નો ત્યાગ કરી તેની ભક્તિ માં જોડાય આ બંગલા માર આ બંગલા માર ને આ સ્ટોર મારું આ મારું એનો બોલવાનું વધુ નથી એનો આસક્તિ છોડી દે હવે આસક્તિ તો અમની પર જ રાખી